તરણ તારણ જ તારે મૂળ મોક્ષ માર્ગને જાણવો જોઈએ મોક્ષ માર્ગના દાતા જોઈએ અને તે તરણ તારણ હોવા જોઈએ પોતે તર્યા હોય તો આપણને તારે નહીં તો પોતે ડૂબકા ખાતો હોય અને આપણો દી વળે નહીં પોતે દાતા પુરુષ હોય તે તો મોક્ષનું દાન જ આપવા આવ્યા હોય લેવા માટે ના આવ્યા હોય જે મોક્ષનું દાન લેવા આવ્યા હોય તે આપણને શું આપે દાન લેવા આવનારો દાન આપે ખરો મોક્ષનું દાન આપવા આવ્યા છે એવા જ્ઞાની પુરુષ પાસે આપણું કામ થાય મોક્ષદાતા પુરુષ અને જેની પાસે સ્ટોકમાં મોક્ષ છે અને પોતે મોક્ષ સ્વરૂપ થયેલા છે તે જ આપણને મોક્ષદાન દઈ શકે જગત આખું કેમ વિતરાગતાને સમજે કેમ વિતરાગ માર્ગને પામે ભલે મોક્ષ ના પામે પણ વિતરાગ માર્ગને પામો એક માઇલ ચાલો પણ વિતરાગ માર્ગમાં ચાલો જે ધર્મ પકડ્યો હોય તે ધર્મના જેટલા વિતરાગ માઇલ હોય તેમાં એક માઇલ તો એક માઇલ પણ વિતરાગ માઇલમાં ચાલો એટલું જ જ્ઞાની પુરુષ કહે છે આ પુસ્તક તો હીરા જેવા છે કાચના ઇમિટેશન હીરા અને સાચા હીરા બધું ભેળસેળ પડ્યું હોય એના જેવા શાસ્ત્રો છે એમાંથી કોક ઝવેરી હોય તો એકાદ પુસ્તકને ઓળખતા આવડે પણ અત્યારે કોઈ ઝવેરી રહ્યો નથી જે રહ્યા સયા હોય તે ઝવેરી તે કોક જ રહ્યા છે બાકી ઝવેરીપણું રહ્યું નથી ઝવેરાતપણું જ ગયું છે આખું એટલે ઝવેરીપણું પણ ગયું છે શાસ્ત્રો તો શું કરે શાસ્ત્રો તો માર્ગદર્શન આપે છે કે ગો ટુ જ્ઞાની કારણ કે આત્મા અવર્ણનીય છે અને અવક્તવ્ય છે વાણીથી બોલી શકાય એવો એ નથી એનું વર્ણન થઈ શકે એવું નથી